ભગવાન નું રેગ્યુલર કેવું જાગવા જાગવા આપડે તો આદર છે એમને એકાંતિક બેસી જણા તો એકાંતિક નિશ્ચય તમે આ આચાર્યો છે તે બધાને પકડી પકડી બેઠા સુકો દુકાળ ગયો સુકો અને રાખે છે ને જાનવરો જીવે સાથી એમ વ્યવહાર વિચાર પાડી એમાં કીર્તિ કોન્ટેક્ટ સુધાર સુધાર એટલે કઈ કોમ્યુના ના કરે પેલા તો આ ખોટું આ પેલા વ્યવહારમાં વ્યવહારની છે કેવું છે અહીં તો કસાયો હોય બધા કસાયો તો આ છે કસાયો પણ અહીંયા કસાયો છે અમને તો લીલા લીલા આપડે હારી કરો ને ખબર પડી જાય ના પડે તારા મોટા મોટા બેટા માં થાય તેને હરી કરે તો ભરપૂર થાય ભરપૂર થઈ જાય મોટા મોટા હશે ને બેટા રાજ્ય ગયા તો મળે ના બોલતા પણ આપણને અંદર નથી કરતા એના કરતા ઉગ્રતા આવી આપણા મહાત્મા ઉગ્રતા રહે પણ ક્રોધ ના કારણ પોતે જાણે હા ઉગ્રતા એ પરમાણુ ગુણ છે પણ એ ખલાસ તો કરવો જ પડશે એને નિકાલ તો બેસી રહેવો પડશે એ સારો નથી પણ છે ક્રોધ નથી ક્રોધ નથી ચારે પ્રકારના ક્રોધ માનમાં આવેલા જતા નથી સમજવાનું કોઈ થઈ કહેવાય કોઈમાંથી ચાર જાય નહીં સંકેત એટલે કેટલો ઉગ્ર થાય છે ત્યાં સુધી નવમાંથી પણ આવે ગુંઠાણું એટલે શું શું જગા પૂરતી વાત કેમ દાદા ખબર પહોંચી હા ક્રમિક માગે ચડે માં તો ચડ્યા પછી પછી એને રસ્તો જ પડવાનો મૃત્યુ પહેલા પેલું કોઈ નાખ્યા જેવું વૈષ્ણવ ને મિત્ર મિથ્યાત્વ હોય પણ નથી મિથ્યાત્વ કેવું છે સાચું મિથ્યાત્વ ક્યારે થાય સાચું મિથ્યાત્વ ઉભું થાય ધાર મિથ્યાત્વ મિથ્યાત્વ ધોવા Pero <laughs> Yeah. ઘણી ઊંચી હોય છે પણ એમની જે ભાષા છે એ ભાષા છોકરી ઉતરી જવી જોઈએ એ મોટા વર્ગોમાંથી હું નથી માનતો કે કોઈ સમજાવી શકે છે ના પણ એ બને નહીં ને ટીકાની તો ગમે એટલું કરીએ તો પેલાને પહોંચે નહીં ને કાગળ પહોંચે નહીં ને સાચા એડ્રેસ એડ્રેસ સાચું જોઈએ ને કેવી રીતે પહોંચે ટીકાથી પડે એટલે તો એનો સાર ભૂત વાત કરી હા એમાં કઈ આત્મા પ્રાપ્ત જરાય નહીં બધું પણ દાદા આ તમારું આપણું અહિયાં સાંભળ્યા પછી એ જ્ઞાન ની જે સમજ એ તરત ઉતરી જાય સોસરી સીધી ઉતરી જાય ભગવાન હોય એટલું સરળતાથી સમજાઈ જાય જે જ્ઞાન નથી કર્યું તો ક્રિયાકારી થાય એને જ્ઞાન કર્યું શું આવે તે બધું દેખાડો બધું એ કર્યું અને પછી તમે જાઓ તો તમે પહોંચો કે પણ આ ક્રિયાકારી જ્ઞાન નથી કઈ બગર છે તો નહીં અને એમાં કઈ ફેરફાર થયો છે થોડો થોડો પેલા બે મોકલ્યા ને હા એટલું તો છે કે આ દરરોજ બેઠા હોય બેઠા હોય છે હું સમજીને જાઉં ને દરરોજ દેખામાં પૈસા બધું જાય ક્યાં સંગીત થાય તો સંગીત કેવું આત્મા જાણા ને શબ્દ થી આત્માની ઉપર સતીથી બેસે શબ્દ હોય જેટલી બે નથી હવે પાણીમાં પછી એટલે આમ ઉગ્ર ગુસ્સો કરે ગેરબંધે ગયો પણ સમજી ગયું નથી નથી કારણ કે આ સાથી કે આ પ્રત્યાખ્યાન શું કે હા કેવો થાય કે છ મહિના ના બોલે પણ પાછા એક થઈ જાય પેલું કાયમ નું મન ભાગી જાય હા હા એ આનંદ થાય ને બીજે. કાયમનું મંદિર. કાયમનું મન જ થઈ જાય ને, એ ઝઘડો થઈ જાય. હા હા એ તો દિલ તૂટી જાય. ના, દિલ તૂટી જાય. એના એ- એના અનંત આનંદ થાય. સમજો ને? અને જેને છ મહિના પછી હંધાઈ જાય એને અપત્યાચારી કહેવાય. સમજો ને? પછી પ્રત્યાગામી પ્રત્યાગામી એટલે થાય પછી સમજાવી શાખા બંધારણમાં નિશ્ચયનું હવે અસત્યાચારી પ્રત્યાચારી ક્રોધ ક્યાં છે આપણે તમે કહો ને લોકોને ખબર પડી જાય કોઈને નુકસાન કરે નુકસાન ના કરે કોઈને નુકસાન કરે નહીં પોતાને એ જાય પાછા નુકસાનકારક નહીં અને પ્રત્યાઘાતી નુકસાનકારક પ્રત્યાઘાતી નુકસાનકારક બીજાને નુકસાન પોતાને ઘણી નુકસાન કરે લોકોને ખબર ના બંધ થઈ જાઓ જરા બળતરા કરી બોલું આપડે બધા પણ જે હવાને થઈ પડ્યો હોય નથી કેવું પડે કે નાખી કેમ કરવાની જરૂર નથી શક્તિમાં અતિક્રમણકારીઓ માટે પ્રતિક્રમણ સમજાય દુઃખ ના થાય એટલો કરવો કોઈને દુઃખ ના થાય કોઈને કેવું અતિક્રમણ લક્ષ્મી તમને કેવા તમને ખબર કોઈને દુઃખ તો થયું પોતાના પગને ના વાગે દાદા રોજ ટેલિફોન ટેલિફોન એમને ગુસ્સો થતો ને આપતો કંપની પોતાની ન હોય એના કારણે આત્માનું કે બીજા કોઈનું આત્મા તો બે ને ના બોલે જમનાલા જમનાલા માંદ્રા હિંમતભાઈ ના પડોશી ગિરીશભાઈ ના આપણે ગયો સાહેબ સમજે છે કુદરી સાધન ગંધાતું ખરું બીજે એકાદ બોલો નવું નવું નવું પછી આપડે ઘરો દિવાના કેવું પડે કે તારી વાત છ મહિને બરોબર છે આ રસ્તે છ મહિના આ રસ્તે તારી વાત તારી મગજ રાતે રાતે હું ગમેડા ફરા કરો રાતે નાના મીઠ આપવાનું નક્કી છે નાના મીઠ નક્કી હોય ને આવે ના આવે છે નાના મીઠ નક્કી હોય છે ને એ તેના પ્રાયોગો ના હોય એવું છે એના પાછળ એનામાં આવે છે ને આપણા તો આવે ના આ તો છે Maybe good morning. Yeah? Maybe good morning, Bob. I like it. None of that? આવી બધા આવશે ફરી આવશે એમ ખાતરી છે બધા ફરી મને અમૃતમાં કેટલા સારા સારા અમૃત જે કેરી હોય છે તો અમૃતમાં કેટલા અમૃત જે અમૃત હોય છે તો કલ્પના છે અમૃત અમૃત અમૃત નામ પાડે દેવલોક બાકી આ એટલો જ શાંતિમાં તો કરી ચોખ્ખો વળાની સંમત તો અને ના પણ અજ્ઞાની ને બિચારા ઠંડા પવન માંથી લાગે કારણ કે આત્મા પ્રાપ્ત થયો નથી ને આપડે તો સાડી પહેરીએ બધું સંભાળ નિકાલ કરવાનો સાડીઓ પહેરવાનો હતો નહીં પણ સંભાળે નિકાલ કરવાનો હવે આ લગ્નમાં આ પહેરી જવી પડશે નિકાલ તો કરવો જ પડશે ને એવી રીતે જવાનું અને તું તો બસ સાડી પર બહુ વધારે ને સાડી દેખાય એટલે બધી વાત ભૂલી જાય એટલે આપણે આત્મા ઉપર મોહ રાખવા જેવો જ્ઞાની ઉપર મોહ રાખવા જેવો બીજે બધે મોહ રાખવા જેવું જ નથી એવું કશું છે એવું કશું છે નહીં ખાલી ગમે તે મોઢું પાસે આત્મામાં સ્થિરતા છે તારી પણ તે સ્થિરતા તેથી અહીંયા આવે છે સ્થિરતા હોય સ્થિરતા સ્થિરતા આત્મામાં છે પણ એ એને ખબર નથી રહેતી કે આ સ્થિરતા શેમાં છે એ નહીં આ મગજને પેલું બોજો આવે ને ખબર ના રહે બસ એટલું એની જાગૃતિ રાખીએ રાખીને આપણે વળવડ કરીએ કે ભાઈ જ્ઞાનમાં સ્થિરતા છે ને કેમ આત્મામાં સ્થિરતા છે ને કેમ આમ જુદું જુદું દેખાય છે રોજ બધા બધું જો જો કર્યા કરવું પછી ત્રીજું વ્યવસ્થિત કરતા પ્રેરણા થાય તે વ્યવસ્થિત કરતા ખબર ને વ્યવસ્થિત સાયન્ટિફિક સર્કમસ્ટન્સર એવિડન્સ પછી ચોથી છે તમે શુદ્ધાત્મા થયા તો આ કોઈ કોણ તમારો પાડોશી કોણ તારે નરેન્દ્ર તમારો પાડોશી કહેવાય first file number one file number two three four એ નિકાલ કરે કરે બધા અને પાંચમો રિલેટિવ રિલેટિવ રાખતા રિલેટિવ એકાઉન્ટ રાખતા હતા અને તે તો આપણે નાના નહીં કરીએ જપ્તીમાં જતું હતું સરકારી કુદરત નહીં જપ્તીમાં એ જપ્તીમાં જાય તો પેલા સિદ્ધાર્થ માણસ રિયલ ચોપડો આ પાંચ જ વાક્યો છે અને સ્થૂળ સંયોગો એટલા બાયલા છે સંયોગો એટલે બોલી જાય અને સૂક્ષ્મ સંયોગો મનમાં ઘડીમાં કે ગાડીમાં કે જઈએ કે ગાડીમાં જઈએ એ બધા સંયોગો બધા થયા કરે સહયોગો સંયોગો સ્થુલ સંયોગો બીજો સંબંધ છે નહીં આપણે જ્ઞાતા અને અને નરેન્દ્ર નો ખબર હું છું તમારી જોડે નરેન્દ્ર દેખાય ને આપણે જાતે ખભો થાપડો નરેન્દ્ર હતા એટલે આપણે કેવું ખભો થાંભળવો નરેન્દ્ર પગ દુખતું હોય કે હોય શક્તિ આપો થોડી બોલો હું આનંદ શક્તિ વાળો છું એટલે શક્તિ એવું સાયન્સ છે એનો કનેક ધર્મ બીજું કોઈ ધર્મ બનાવી નાખવાનો શું હાઈલો આવે છે કે ગાડીમાં મળે છે કે બંધ ભેગા થાય છે ને જોર કામ કરીને કયા પદમાં છે છે પણ અત્યારે તારી આ સંસાર રૂચે નહીં આ જગત નું કેમ કલ્યાણ થાય કરે પછી તમારું પણ બે સુધી બે સુધી ગયેલો અને બે સંપૂર્ણ વિતરાગ હોય તમે તો શંકર છે ને આચાર્ય પદ અમારું એના રિપ્રેઝેન્ટેટિવ છે હરિહંત ના કહેવાય એમનું બધું ઉપાધ્યાય એટલે સમજાવે અને પરિણામ બધું આવી અને ખુદ વાતચીત નહીં બોલે હસામણ હા ખાલી ગાડીમાં બે એકદમ કહ્યું બોલે મારો અરે એમને કહ્યું તું અરે અમને તો કલાક સુધી કર્યું મળ્યું એટલે જેટલી જેટલી મુશ્કેલી એમને કેટલી દીકરી હતી મોટી મોટી છોકરીઓ સારી અને ઉંમર નાગર ખરા ખરું ને તમારે બેસો ત્યાંથી રિલેટિવ એ શબ્દ નહોતો પછી જયારે આપણે મને તમે હું શુદ્ધાત્મ શુદ્ધાત્મા એમ કરીને વિચાર કર્યો ભગવાન ખરેખર સંલગ્ન મારા મારી જે ભૂલ શીત ગરમી વાળા વધારે કામ એ કયા પ્રમાણે ચાલે ચર્ચા પણ ના કરો પોતાને અક્કલ વાપરવા ના પછી લઈ બીજો નવો માલ ભરાય ખરાબ કચરો નીકળી જાય જ્ઞાન હા તાવ આવે તો નિર્દ્ર થઈ જાય પછી ના આવે એટલો છે એટલો પછી એટલો ઓછો થયો નહીં તો બટો નાખતી વખતે મોડું કાવ છે મોડું લાઈટ થાય છે સારું આપડે મળતી એવું થાય બહુ સરસ દબોય દબોય કરે ઉદમની ગંગા તો નહીં પડે છે ભુવન એસી હજાર મિનિટ ફર્યું છે આપડે કેમ એસી હજાર મિનિટ ફર્યું છે રાજા નીકળ્યો નથી યાદ ની બહાર નીકળ્યો ના હોય ગયો ના હોય નવી નવી બીજું શું વાંચો કઈ વાત એ રીતે જ્ઞાન ના હોય ને નાગા નાદ પણ બંધાયેલું સારું શું ના કરે કશું કેવાય ડિરેક્શન એ તો દિગમૂળ છે દિગમૂળ એમાંથી સિમર આવી હોય ને પાછી આ બીજા બરોબર એવું બધું નહીં જુદો દેખાય ને એવું લાઈટ જતો જુદો કેવાય જુદો વાંધો અને જેની વાંચ આપડા જોઈએ કેવું કેવું ગભરાય અમારી પછી મેં તો સાધારણ વિચાર કરી કહ્યું બોલતી માટે ચિંતા કરે એટલે નવું બોલશે અત્યારે એવું બોલે છે બોલતી નથી પ્રત્યાઘાત લાગે એવી શું કર્યો નવું નથી કર્મ ઉદય જેનો ઉદય કેટલાક ના હોય છે ભાઈ આમ જ અમુક નાશ થઈ ગયેલો હોય છે થાય એટલે ત્યાં જતા માણસ હોય છે એટલે એમાં નવું ના થઈ શકે એમ છે અમુક કર્મ ઉદય હોય ને તો પોતે પાછું મેડનેસ આવે ને પછી બનાવે છે ઘણા ઘણા ગાડા હોતા નથી વીસ ટકા ગાડા હોય છે એ ટકા લોકોના બનાવેલા હોય છે અસર કરી કરીને આજુ બાજુ ડાળી ના ડાળી ડાળી બહુ ડાળી બનાવેલી લાગે છે ગાડી બનાવેલી તમારી પાસે શું રહ્યો અને સહયોગ એનો સ્વભાવ એનો સ્વભાવ કેવો ના ગમતો મહેમાન આવ્યો તો ભાઈ મન છતાં આપણું ના પાડો આપણે તો સંભાવ નીકળતો પછી બોલીએ કરી કાકા નો ધબ્બો યાદ રાખવાનો કાકા એ નહીં થવાનો આજે ધબ્બો રહે ને ના તો ઉઠી વહેલો